એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો ભાવનગરમાં બેટા બેટા પ્રથમ શાસ્ત્રી વાર્તા સાંભળે છે આવો આવો પ્રથમ ભાઈ આજે હું તમને બધાને ગંભીર સિંહ ગોહિલની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે પાકીટ માર પકડાઈ ગયો બંદર આયા બંદર આયા તાલિયા બજાઓ ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુક ડુગ ડુક તાલિયા બજાઓ ડુગ ડુક ડુક ડુગ ડુક ડુક ડુક સાદ સંભળાય એટલે શહેરના અંદરના ભાગની શેરીઓમાં બાળકો એકઠા થઈ જાય બાળકો સાથે મોટા પણ આવે આવતા જતા લોકોને જવણું થાય બંદર આયા બંદર આયા એ બધા પણ મોટેરા પણ ઊભા રહી જાય આગળ દોરી બાંધેલો વાંદરો પાછળ એને દોર તો કલ્લુરામ એની ડૂગ ડૂગી વાગે અને વાંદરો સૌને સલામ કરે બે હાથે જે જે કરે જે જે કરે કાળું મોઢું અને રંગીન પેન્ટ બુશર્ટ પહેરેલા ડુગડુગી સાથે કલ્લુરામની રનિંગ કોમેન્ટ્રી ચાલતી હોય આઈએ બચ્ચે બંદર આયા ખેલ લગેગા તાલિયા બજાઓ તાલિયા બજાઓ અરે ओ दुमके साहब को सलाम कर सेठ को जे जे कर माई को पाई लागो बाबा लोग को खेल लगने वाला અરે સબ જોર સે તાલિયા બજાઓ થોડી વારમાં તો ચોકમાં ટોળું થઈ જાય ઘરના બારણામાં ઊભા રહીને અગાશીમાંથી બારીઓમાંથી દુકાનેથી સૌ તમાશો જોતા હોય ટોળું મોટું થાય એટલે વચ્ચેના કુંડાળામાં ખેલ શરૂ થાય કલ્લુરામ દોરી છોડે એટલે વાંદરો કૂદીને બાજુના છાપરા પર ચડી જાય ખલ્લુરામ એના પર ખીજાય ઠપકો આપે શિખામણ આપે બાળકની જેમ પટાવે કાકલુદી કરે એટલે એ તો ડાયો થઈને નીચે આવે ખેલ શરૂ થાય એટલે દુમકો માથે મટુકી મૂકીને નાચ કરે છોકરીની જેમ લટકા કરે એ કુંડાળામાં ફરતો જાય મટુકી ઘુમાવતો જાય અને ડુગડુગીના તાલે નાચતો જાય ભાઈ હવે લોકોને કેવું નહોતું પડતું કે તાલીઓ પાડો સૌ દુમકાની રમતના તાનમાં આવી જતા હતા કલ્લુરામ એક છોકરાને વચ્ચે બોલાવે દુમકા સાથે એની જોડી બનાવે દુમકો છોકરાની સાથે ડાન્સ કરે નાચે બંને ચક્કર ચક્કર ફરે અને નાચે કલ્લુરામ ફિલ્મનું ગીત લલકારે ધૂન જાણીતી હોય એટલે શોખીન લોકો ગાવામાં જોડાય કેટલાક તાલ આપવા લાગી જાય આ દુમકો ખભા પર લાકડી મૂકીને ગોવળની જેમ બે હાથે પકડે કુંડાળામાં ફરે ગાયો ચારતો હોય એમ નખલ કરે કલ્લુરામ વાંસડો પકડી રાખે દુમકો ઉપર ચડી જાય વાંસડાના ઉપરના છેડા પર બેસીને સૌને સલામ કરે વાહ વાંદરો કલાકો સુધી આવા અનેક ખેલ ચાલતા રહે દુમકો કૂદતો કૂદતો લોકોની વચ્ચે ઘૂસી જાય ઘણાના ખભે હાથ મૂકી કોઈની સાથે હાથ મિલાવે કોઈના ગળા પર માથું મૂકીને ગળે મળવાનો અભિનય કરે આ દુમકા વાંદરાની રમતોથી લોકો ખૂબ ખુશ થઈ જાય એટલે કલ્લુરામ દુમકા માટે પાય પૈસો આપવા માગણી કરે દુમકો બુસ્કોટનો છેડો લંબાવી સૌની સામે જઈને ઊભો રહે કોઈ સિક્કા નાખે કોઈ નોટ નાખે ને કોઈ તો વસ્તુઓ આપે કલ્લુરામનો થેલો ભરાતો જાય ટોળું વિખરાય એટલે કલ્લુરામ દુકાને દુકાને જઈને દુમકા માટે કંઈક આપવા માગણી કરે જે મળે તે લઈને આગળ ચાલે શહેરમાં અનેક જગ્યાએ દુમકાના ખેલ થાય સાથો સાથ કોઈની કિંમતી વસ્તુ કે પાકીટ ગુમ થવાની ફરિયાદો આવવા લાગી જે વિસ્તારના વિસ્તારમાં દુમકાનો ખેલ થયો હોય ત્યાંથી આવી ફરિયાદો અચૂક આવતી વધુ કિંમતી વસ્તુઓ કે રકમ ગઈ હોય એમણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદો નોંધાવી બોલો પોલીસે તપાસ કરી પણ કશું બહાર આવ્યું નહીં બનાવો તો વધવા લાગ્યા એટલે ધીમે ધીમે કલ્લુરામ પર પોલીસને વહેમ જવા લાગ્યો એક બે વખત એને શક ઉપરથી પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરાઈ બે ચાર દંડા પણ લગાવ્યા પણ એનું કશું પરિણામ આવ્યું નહીં જ્યાં ખેલ થતા ત્યાં હવે પોલીસે કલ્લુરામ પર તપાસ રાખવાનું શરૂ કર્યું કલ્લુરામ કંઈ ચાલાકી કરવા જાય તો પકડી લેવા પોલીસના માણસો તલ પાપડ થયા હતા કલ્લુરામ પણ વધુ સાવધ થતો જણાતો હતો કોઈને વેમ પડે એવું થવા દેતો નહીં આથી કાંઈ પકડાતું નહીં પણ વસ્તુઓ અને પાકીટો ગુમ થવાનું તો શરૂ જ રહ્યું ભાઈ પોલીસ પાસે અવાર નવાર ફરિયાદો આવતી રહી કલ્લુરામના ખેલવાળી જગ્યાઓએથી ફરિયાદો આવવાનું અટકું જ નહીં શહેરના પોલીસ વડા પાસે વાત પહોંચી એમણે તમામ વિગતો તપાસી જોઈ જાણકાર અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરી એક હોશિયાર પોલીસ ઇન્સ્પેક્ટરને ટીમ બનાવીને ફરિયાદોની તપાસ કરવાનું સોંપ્યું કલ્લુરામ પર નજર રખાતી હતી એમાં વધારો કરવામાં આવ્યો થોડાક ચબરાક માણસો વધુ ઊંડી તપાસ રાખે એવી ગોઠવણ કરાઈ એક વખત ખેલ બરાબર જામ્યો હતો કલ્લુરામ ડુગડુગી વગાડીને દુમકાને તાન ચડાવતો હતો લોકોને મન મૂકીને હસાવતો હતો દુમકો વચ્ચે વચ્ચે ટોળામાં ઘૂસી જતો હતો એવામાં કોઈ યુવાનને ભેટીને એના પાછળના પેન્ટના ખિસ્સામાં રહેલું પાકીટ તફડાવતો કોઈ મૂછોવાળા માણસે એને પકડો એ સાદા પહેરવેશમાં પોલીસનો માણસ હતો દુમકો કિકિયારી કરીને છૂટવા ગયો એટલામાં બે ત્રણ બીજા સાદા ડ્રેસવાળાઓએ એને કાબૂમાં લઈ લીધો આખરે પાકીટ માર ગુનેગાર પકડાઈ ગયો એ કોઈ માણસ નહોતો કલ્લુરામ પોતે પણ નહીં પણ કલ્લુરામ પાસે તાલીમ પામેલો પેલો વાંદરો હતો ભાઈ દુમકાને કલ્લુરામે પાકીટ ને ઘરેણા ચોરવાનું શીખવી દીધું હતું દુમકાને પહેરેવાયેલા પહેરાવેલા કપડામાં એ છુપી રીતે મૂકી દેવાનું અને પાછળથી પોતાને બધું આપવાનું સમજાયું દુમકો એમાં માહેર બની ગયો હતો પેલો વાંદરો તો ડુમકો જ્યારે લોકો વચ્ચે જતો ત્યારે એક હાથે રામ રામ કરે ને તક મળે એટલે બીજા હાથે પાકીટ ચોરે ભીડમાં જઈને મહિલાઓને પગે લાગે ત્યારે એમનું કોઈ ઘરેણું ચોરી લે વધારે ભીડ હોય ત્યારે કોઈની ઘડિયાળ ખેંચી લે એવો એ તો વાંદરો દુમકા પાસે કલ્લુરામ ગુના કરાવતો પોતે નિર્દોષ હોવાનો દેખાવ કરે પોલીસના ચકોર માણસોએ એની આ પોલ ખોલી નાખી દુમકો રંગે હાથે પકડાતા આ કલ્લુરામની ચાલાકી બહાર આવી ગઈ ભાઈ પોલીસે એને પકડી લઈ જઈને એને પ્રસાદી ચખાડી પછી તો એટલે તો ટપો ટપ ચોરીઓ કબૂલ કરવા લાગ્યો સૌ પહેલા કલ્લુરામે લોકોના ઘરમાં જઈને ચોરી કરવાનું દુમકાને શીખવેલું છાપરા પર કૂદતો કૂદતો વાંદરો ઘરમાં નજર કરે કોઈ ન હોય ત્યારે ઘરમાં જઈને વસ્તુઓ ઉપાડી લે નજીકમાં કલ્લુરામની હાજરી પણ ન હોય એટલે એને તો અનુકૂળ પડતું પણ કઈ કઈ વસ્તુ કિંમતી તે દુમકો નક્કી ન કરી શકે લાભ એમાં ક્યારેક જ મળતો એક બે વાર લોકોને દુમકા ઉપર વેમ પડતા જોખમ ઊભું થયું હતું આથી દુમકાની હોશિયારીનો લાભ લેવાનો કલ્લુરામને વિચાર આવ્યો ટોળા વચ્ચે જઈને ચોરી કેમ કરવી એની એણે નવેસરથી દુમકાને તાલીમ આપી બોલો આવા કામથી કલ્લુરામને ઘણો લાભ મળ્યો પણ એ તો રસ્તો જોખમી હતો તે લોભી કલ્લુરામ સમજી ન શક્યો એટલે પકડાઈ ગયો મૂંગા પ્રાણી વાંદરાને તે પોતાની કમાણીનું સાધન બનાવતો હતો અને નાચ ગાન કરાવતો હતો એની સામે કોઈ વાંધો લેતું નહોતું પરંતુ વફાદાર પ્રાણીને ચોરીના રવાડે ચડાવીને ચોરીનો માલ તે સગે વગે કરતો હતો તે સૌને ખરાબ લાગતું હતું ભાઈ અંતે કલ્લુ કલ્લુરામને સજા થઈ અને વાંદરાને છૂટો કરી દેવામાં આવ્યો હવે જંગલમાં એને કોઈ દુમકો કહેતું નહોતું એને નાચ ગાન કે ખેલ તમાશા કરવા પડતા નહોતા પાકીટો ચોરવામાંથી પણ એનો છુટકારો થઈ ગયો હતો ભાઈ <laughs> તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો